પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું પ્રવચન સંમત બે હજાર ચાલીસના માવદી બીજને શનિવાર તારીખ અઢાર બે ચોર્યાસી સારંગપુરનું ચૌદમું વજનામૃતમ ચાલુ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રીપૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાધિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો પછી સ્વયં પ્રકાશ આનંદ સ્વામીએ કહ્યું છે એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી અને શ્રીદામાં પડ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા જે સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા વૈકુંઠાદિક જેવા ધામ ને હોય તો પણ પડી જાય છે અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાન ના વૈકુંઠ ધામ માં પહોંચ્યા માટે એ કઈ પડ્યા ન કહેવાય એ તો ભગવાન ની ઈચ્છા એ થયું અને પડ્યો તો તે કહેવાય જે જેને પાછો ભગવાન નો સંબંધ જ ન રહે અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા માટે રાધિકાજી ને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય તે સારું ભગવાનની ઈચ્છાએ ભગવાનની ઈચ્છા એ તો ગોલોક થી પૃથ્વીને વિશે આવ્યા એને એને તે કાંઈ પડ્યા ન કહેવાય એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી અને તે ભગવાનની ઈચ્છા એ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જળ થઈ જાય કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહીં અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધન કાળ માંથી જ પડે છે તે તો યોગ ભ્રષ્ટ કહેવાય પણ વૈરાગ્ય આત્મનિષ્ઠા ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે સ્વધર્મ તેને કરીને જે સિદ્ધ થાય તેઓ તે તો જેવા શ્વેતદ્વીપ ને વિશે મુક્ત છે તે સરખા છે તે તો કોઈ કાળે પડતા નથી એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા છે લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ પછી મુનિએ કહ્યું છે પૂછો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે મહાભારતના ઉદ્યોગ પર્વને વિશે સનત સુધાત ઋષિએ ધૃતરાષ્ટ્ર વચ્ચે કહ્યું છે જે એક તો પ્રમાદ અને બીજો મોહ એ બે નો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે અને પ્રમાદ ને મોહ એનું એનું જ નામ માયા છે માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદને ને મોહને ટાળાનો ખટકો નહીં રાખતો હોય તે ભક્તને દેહ સાથે કેવું સુખ હશે અને મરીને કેવા સુખને પામશે એ પ્રશ્ન છે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે ભગવાન નો ભક્ત હોય તે ભગવાન નું મહાત્મા અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કઈ જાજી ચિંતા રાખે નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન નો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને તાળાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે અને જે ટાયરાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે ભગવાન નું બળ રાખે અને સાધન નું બળ ન રાખે માટે એ વિશેષ જ છે તો પછી તો એ વિશેષ જ છે તો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ તે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને નો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં અને તેને એમ મનમાં બીક રહે છે જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારીની જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે એવું જાણીને મનમાં ખટકો રાખે છે એમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદ ને મોહ પ્રમાદ ને મોહ ને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે અને નો ધર્મ પાળા નો ખટકો ન રાખે તેમ જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે અને ગાફલાય રાખશે ને ભગવાન નો ભક્ત હશે તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહીં રહે જેમ મદિરા પીવે તથા ભાંગ પીવે તો જેમ વિમુખ ને કેફ ચડે છે તેમજ ભગવાન નો ભક્ત હોય તેને પણ કેફ ચડે અને ગાંડો થાય તેમ મદિરા ને ભાંગ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવ ને નડે તેમજ ભગવાન ના ભક્ત ને પણ નડે અને વિમુખ માં અને હરિભક્ત માં એટલો જ ફેર છે જે વિમુખ ને એ બે શત્રુ ટળે નહીં અને ભગવાન નો ભક્ત જો ખટકો રાખીને ટાળાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય એટલો ભગવાનના ભક્તને વિશે વિશેષ છે અને જે ગાફલાય રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહીં પછી છે મોટું છે ને શું આવ્યું હવે હાલો એક તો ભગવાન ના ભક્ત છે એ ભગવાન ના ધામ ને પામી ને ક્યારેય પાછા પડતા નથી એમ ગીતામાં ભગવાને કીધું અને એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામી સંશય કર્યો કે તો પછી પડતા છે એ છે દોષે કરીને પડતા મહારાજ કે એવા એવો એકાદો દાખલો તો બતાવો કોણ પડ્યા છે એટલે જય વિજય વૈકુંઠ માંથી પડ્યા અને રાધિકાજી અને શ્રીદામાં ગોલોક માંથી પડ્યા મહારાજ કે જય વિજય ને જે ભગવાનની ઈચ્છાથી પડ્યા અને એમાં તો ભગવાને સંતનો મહિમા બતાવો તો એટલે પોતાની ઈચ્છાથી એને પાડ્યા અને એ પણ પડ્યા ન કહેવાય ત્રણ જન્મે પાછા ભગવાન ના ધામ ને એટલે પડ્યા ન કહેવાય પડ્યો એને કહેવાય કે જયારે સંબંધ જ ન રહે અને રાધિકાજી પડ્યા એ પણ ભગવાન ની ઈચ્છાથી પડ્યા એમ તો અક્ષરધામ માંથી પણ ભગવાન અવતાર ધારણ કરીને આવે એ કઈ પડ્યા ન અને બીજું પ્રમાદ ને મોહ પ્રમાદ મહાભારત માં સનત સુજાત ઋષિએ પ્રમાદ ને મોહ ને માયા કીધું પેલાથી સાંભળો છો ને તમે વલ્લભભાઈ તો આગળી આવ્યા નહીં તો પૂછતું બીજો તો પ્રમાદ ને બહુ કીધો ધૃતરાષ્ટ્ર પ્રત્યે કીધું સણ સુદાન એ જ માયા છે પ્રમાદ અને મોહ છે એ જ માયા છે એને કહ્યું એને કહ્યું ધૃતરાષ્ટ્ર ને કીધું એ તો